એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ભાવનગરમાં બેઠા બેઠા નચિકેતા દેવી વાર્તા સાંભળે છે અને કેટલા બધા બીજા બાળકો છે આમ દૂર દૂર ગાંધીનગરમાં બેઠા બેઠા પરમ અને પિયા અમરેલીમાં સુહાની અને પ્રાચી વાર્તા સાંભળે છે જસદણમાં બેઠા બેઠા વેદ અને જીનલ વાર્તા સાંભળે છે અને આમ આગે આગે કેનેડામાં બેઠા બેઠા કોષા અને પ્રાંશુ પ્રાચી સુહાની રાધા વેદર્શ ઓહો હો હો આ મીશા ને દિયા ધાની ને આર્યન ધૈર્ય શ્રીજન આ બીજો ધૈર્ય ને નિયતિ ઓહો હો હો અથર્વ ને આર્ષ દિવ્ય અને દિયા મીત ક્ષણી વેદ સર્વેશ ને સંસ્કૃતિ અમદાવાદથી વાર્તા સાંભળે છે ભાઈ ઓહો કેટલા બધા ભૂલકાઓ સાંભળો ત્યારે કાન દઈને સાંભળજો આજે હું તમને ગીજુભાઈ બધેકાની વાર્તા કહેવાનો છું મુછાળી માની વાર્તા તેમણે મને કહી છે અને હું તમને કહું છું વાર્તાનું નામ છે સોનબાઈ ને બગલો એક હતી સોનબાઈ રૂપ રૂપનો અવતાર બહુ જ સુંદર એકવાર સોનબાઈ બેનપણીઓ સાથે ધૂળ લેવા ગયો સોનબાઈ ખોદે ત્યાં સોનું નીકળે ને બીજી છોકરીઓ ખોદે ત્યાં ધૂળ નીકળે બધી છોકરીઓ સોનબાઈ ઉપર તો ખારે બળવા લાગી ગુસ્સે થવા લાગી બધી છોકરીઓ પોત પોતાના સુંડલા માથે ચડાવી સોનબાઈને એકલી મૂકીને ચાલી ગઈ સોનબાઈ તો એકલી રહી ત્યાં તો એક સફેદ બગલો નીકળો સોનબાઈ કે બગલા બગલા આ જરા સુંડલો ચડાવ ને બગલો કે તું મને પરણ તો તને સુંડલો ચડાવ મારી સાથે લગ્ન કર સોનબાઈએ હા પાડીને બગલાએ સુંડલો ચડાવ્યો સુંડલો લઈને સોનબાઈ ઘર ભણી ચાલી એટલે બગલો એની વાંહે વાંહે ચાલો એની પાછળ પાછળ સોનબાઈએ તો ઘેર આવીને પોતાની માને બધી વાત કહી મા કે હવે ઘરમાંથી ક્યાંય બહાર જઈશ નહીં જો બહાર જઈશ તો વખતે બગલો ઉપાડી જશે તને સોનબાઈ બહાર ઊભો ઊભો બગલો આ વાત સાંભળી ગયો હો એ ખૂબ ખીજાયો એણે બધા બગલાને બોલાવ્યા અને કહ્યું નદીનું પાણી પી જાઓ બધું ત્યાં તો બધા બગલા પાણી પીવા માંડ્યા તે ઘડીકમાં નદી સાવ સુકાઈ ગઈ બીજો દિવસ થયો ત્યારે સોનબાઈનો બાપ ભેંસો લઈને નદીએ પાણી પાવા ગયો જઈને જુએ તો નદીમાં તો કાંકરા ઉડે પાણી નહીં એણે તો કાંઠે ઉભેલા પેલા બગલાને કહ્યું જળ મેલો ને આબક બગલા જળ મેલો ને ચાબક બગલા ઘોડા ઘોડારમાં તરસ્યા મરે છે અને ગાય ગવતરી તરસે મરે છે જળ મેલો ને આબક બગલા જળ મેલો ને ચાબક બગલા બગલો કે તમારી દીકરી સોનબાઈને મારી સાથે પરણાવો તો જળ મેલું બાપાએ તો હા પાડી એટલે બગલાએ નદીમાં જળ મેલ્યું પાછું નદી પાછી હતી એવી પાણી વાળી થઈ ગઈ સોનબાઈને તો બગલા સાથે પરણાવી સોનબાઈને પાંખે બેસાડ્યું બગલો તો એને ઘેર લાવ્યો ભાઈ પછી તો સોનબાઈ ને બગલો સાથે રે બગલો ને સોનબાઈ સાથે રે બગલો પોતે દાણા ચણી આવે સાથે બીજા લેતો આવે તે સોનબાઈ ને આપે એમ કરતા કરતા કરતા સોનબાઈને તો દીકરો અવતર્યો સોનબાઈ તો રાજીની રેડ થઈ ગઈ ઓહો એક દિવસ સોનબાઈના બાપાએ વિચાર કર્યો ચાલને કોકને મોકલું ને ખબર તો કઢાવું કે સોનબાઈને તે સુખ છે કે દુઃખ જોઉં તો ખરા બાપાએ તો સોનબાઈના ભાઈને મોકલો સોનબાઈનો ભાઈ તો સોનબાઈ પાસે આવ્યો ભાઈ બહેન મળ્યા અને ખુશી ખુશી થયા રાજી રાજી થયા ત્યાં તો બગલાને ચણીને આવવાનો વખત થયો સોનબાઈ કે ભાઈ તું આ ડામચિયામાં સંતાઈ જા બગલો એવો છે કે તને દેખશે તો મારી નાખશે ભાઈ તો ડામચિયામાં સંતાઈ ગયો સોનબાઈએ બે ગલુડિયા પાડ્યા હતા નાનકડા નાનકડા તેમાંથી એક ઘંટી હેઠે પૂર્યું બીજાને સાવરણી સાથે બાંધીને ઘરમાં રાખ્યું અને પોતે બારણા પાસે જઈને આડી બેઠી ત્યાં તો બગલો આવ્યો અને કે બારણા ઉઘાડો બારણા ઉઘાડો સોનબાઈ તો કાંઈ બોલી નહીં હો ભાઈ પણ સોનબાઈ છોકરો બોલ્યો બાપા બાપા મામલિયો ડામચિયામાં નાનું ગલુડું ઘંટીએ ને મોટું ગલુડું સાવરણીએ પગલો બહારથી કે સોનબાઈ આ છોકરો શું કહે છે સોનબાઈએ અંદરથી જ કહ્યું એ તો અમસ તો લવારો કરે છે અમસ તો અમસ તો બકે છે ત્યાં તો છોકરો ફરી બોલો બાપા બાપા મામલીઓ ડામચિયામાં નાનું ગલુડું ઘંટી હેઠ ને મોટું ગલુડું સાવરણી હે ભગલો કે બારણા ઉગાડો બારણા ઉગાડો પણ સોનબાઈએ બારણું ઉગાડ્યું નહીં બગલો તો પાછો ચણવા ચાલો ગયો પછી ડામચિયામાંથી મામો નીકળો ને એની સાથે આ સોનબાઈ દીકરાને લઈને પોતાને પિયર ચાલી ગઈ ભાઈ પાછળથી બગલો આવીને જુએ તો કોઈ ન મળે તો ભાઈ આવી હતી આ સોનબાઈ ને બગલાની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બધાને સરસ મજાની વાર્તા કહીશો ભાઈ આવજો ભૂલકાઓ